જ્ઞાન કે આવું જ્ઞાન કેમ ઇન્ડિયામાં થયું એમ બીજે કઈ ના થયું હતી નાટકમાં કામ કરતી ત્યારે જોઈ શકતી છે કે આ જેકી નાટક કરે છે અને હું એને જોઉં છું એની માં કામ કરતી ત્યારે એ જોઈ શકતી રાઈટ પણ salvation, how you can achieve it. All of these questions were solved with one poem. Since that time, now about 29 years ago, he has not experienced even one second of an intention of work. He's always here, Felix Brazil for five years. He's always joyous. Even though his health is not good, he's joyous. completely right very appropriate સવાલ છે કે એક બાજુ આપણે સ્પિરિચ્યુઅલ વાત કરીએ છીએ કે જેમાં અધ્યાત્મની વાત કરીએ છીએ અને બીજી બાજુ મટીરિયલની જરૂર તો છે જ ભૌતિકની જરૂર તો છે જ કમાવવું પડે જોબ પર જવું પડે તો આ બે સાથે કેવી રીતે થાય એનો સમન્વય એનો કોન્ફ્લિક્ટ કેવી રીતે સોલ્વ કરી શકાય મુશ્કેલ વાત everything together. કે ઠીક છે this is a general statement you know that applies to everything આપને કોને કૃપા તમને કૃપા કે હનુમાન છે આગળ આગળ છે અત્યારે છે life is effect. But he got the great effect of this. That's a great. So your question is everybody શક્ય થઈ ગયું કર્મ એ શબ્દની વ્યાખ્યા કરવા જેવી છે કર્મ શું છે એ બધું કર્મ શું છે જવાબ આપવાનો એના ઘણા બરાબર તમે નહીં ને ત્યાં